કથા બહુ પ્રેમથી કરી છે ભાગવત એ પરમહંસોની સંહિતા છે ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાયા ભાગવતમાં કોઈ રાજાની કથા નથી ને રાણીની કથા નથી ભાગવતમાં પરમહંસોની કથા છે પરમહંસ એટલે કપડા ભગવા કયા છે એવો એનો અર્થ નથી જે ભક્તિના રંગે રંગાયેલો છે વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો જે પરમાત્મા સાથે પરણે છે એને પરમહંસ કે છે ભાગવતમાં કોઈ રાજાની કે રાણીની કથા જ નથી ભાગવતમાં બધી પરમહંસોની કથા છે અંબરીશ મહારાજ પરમહંસ છે અને તેથી સુખદેવજીએ કથા બહુ પ્રેમથી કરી છે અંબરીશ મહારાજ રાજમહેલમાં રાણીઓ સાથે સંન્યાસીના જેવું જીવન ગાળે અંબરીશ રાજાની નિષ્ઠા છે સ્ત્રીએ ભોગ માટે નથી સ્ત્રીએ ભક્તિનું સાધન છે સ્ત્રીએ કામપત્ની નથી સ્ત્રીએ ધર્મપત્ની છે સ્ત્રી અને સંપત્તિ એ ભક્તિ કરવા માટે સાધારણ માનવ સંપત્તિ ભોગ માટે છે એવું સમજે આ બધું મારું છે હું વધારે સુખ કેમ ન ભોગવું સુખ એટલું જ ભોગવજો જે સુખ ભોગવતા ભગવાન ભૂલાય નહીં ભગવાનનું સ્મરણ કરતા કરતા સુખ ભોગવજો સુખ ભોગવતા ભગવાન ભૂલાય તો તન મન બે બગડશે સંપત્તિ ભોગ માટે નથી સ્ત્રી એ ભોગનું સાધન નથી સ્ત્રી અને સંપત્તિ એ ભક્તિનું સાધન અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે સુંદર રાણીઓ સાથે છે આંખમાં મનમાં વિકાર નહીં સ્ત્રી એ ભક્તિનું સાધન રાજાની એવી નિષ્ઠા હતી સૂતજી સાવધાન રાજમહેલમાં અંબરીશ મહારાજ સંન્યાસીના જેવું જીવન ગાતા અને તેથી સુખદેવજીને અંબરીશ બહુ ગમ્યા છે મેં બધું છોડીને સંન્યાસ લીધો છે ધન્ય છે અંબરીશને રાજમહેલમાં બધું હોવા છતાં એ સંન્યાસીના જેવું જીવન ગાળે અંબરીશ રાજાની કથા તેથી બહુ પ્રેમથી વર્ણન કરી છે તમે કાકરોળીમાં ગયા હશો કાકરોળીમાં જે દ્વારકાનાથ છે ને એ અંબરીશ રાજાના ઠાકોર છે અનન્ય ભાવે દ્વારકાનાથની સેવા કરે છે એકલો પુરુષ બરાબર ભક્તિ સેવા કરી શકે નહીં સેવા માટે સ્ત્રીની જરૂર છે સ્ત્રીનું હૃદય સ્નેહ પ્રદાન રાજા રાણી બહુ પ્રેમથી દ્વારકાનાથની સેવા કરે છે રાજાની એવી નિષ્ઠા છે કે હું નોકર છું માલિક દ્વારકાનાથ છે હું તો એમનો સેવક છું ભાગવતમાં એવું લખ્યું છે અંબરીશ મહારાજ મંદિરમાં બુહારીની સેવા પણ જાતે કરે ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે તો તમારું કામ કરવા માટે ભલે કોઈ નોકર રાખો પણ ભગવાનની સેવા તમે જાતે કરો એવો ભાવ રાખો કે હું ભગવાનનો નોકર છું એ મારા માલિક છે મંદિરમાં બુહારીની સેવા પણ રાજા અંબરીશ જાતે કરતા સુખદેવજી મહારાજને તેથી અંબરીશ બહુ ગમ્યા છે રાજમહેલમાં રહે છે નિર્જળ એકાદશીનું વ્રત કરે એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી તમે નિર્જળ એકાદશી કરો એવું કહેતા મને બહુ સંકોચ થાય છે હું નિર્જળ એકાદશી કરતો નથી હું તમને કેવી રીતે કહું કે તમે નિર્જળ કરો એકાદશી ભલે નિર્જળ ન કરો પણ એકાદશી દૂધ અને ફળ ઉપર કરો એકાદશીના દિવસે બહુ ભૂખ લાગે ને બે વાર ત્રણ વાર દૂધ પીઓ બે ચાર કે આખા દૂધ અને ફળ ઉપર જે એકાદશી કરે ને તેને એકાદશીનું પુણ્ય મળે છે સુરમને સાબુદાણા બધું ખાય ને એને એકાદશીનું કંઈ પૂરું મળતું નથી કેટલાક લોકો તો એવા થયા છે કે અગિયારસ આવે ને કે એમને એવું લાગે છે કે દિવાળી જ મળવા આવી છે એકાદશી કે દિવાળી છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય અગિયારમું મન આ અગિયાર ઇન્દ્રિયોનો બરાબર સંયમ રાખવાનો પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરવાનો પવિત્ર દિવસ એ એકાદશી એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી દશમીના દિવસે એકવાર ભોજન કરો એકાદશી દૂધ અને ફળ ઉપર કરો દ્વાદશીના દિવસે પણ એક જ વાર ભોજન કરો એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય વિધિપૂર્વક એકાદશી કરો તમારા પાપ બળશે વિધિપૂર્વક એકાદશી કરે એ જીવ ઉપર ભગવાન કૃપા કરે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે એકાદશીના દિવસે અન્નદાન કરે એને બહુ પાપ લાગે એવું લખ્યું છે આને ભિકારી આવ્યો હોય ને એને પણ અન્ન આપવું નહીં ફલાહાર ખરા એકાદશીના દિવસે કદાચ તમારા ઘેર કોઈ મહેમાન આવે અને એમ કે હું અગિયારસ કરતો નથી તો એને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીને કહેજો કે મારા ઘેર આવ્યા છો એટલે હવે અગિયારસ તો કરવી જ પડે કદાચ એને ખોટું લાગે ને તો છો ખોટું લાગે ફરીથી પીડા તમારા ઘેર કોઈ દિવસ આવશે જે એકાદશીના દિવસે અન્ન ખાય એ મોટી પીડા છે એનો ત્યાગ કરો એકાદશીના દિવસે અન્નદાન એ મહાપાપ છે વ્યભિચારનું પાપ બ્રહ્મ પાપ ચોરીનું પાપ એકાદશીના દિવસે અન્નમાં વસે છે અને તે અન્ન જે ખાય અને ખવડાવે એના માથે એ પાપ જાય એકાદશીના દિવસે અન્નદાન કરવું નહીં જેને એકાદશીનું વ્રત કરવું ન હોય તે ભાગવતની કથા સાંભળવા જાય નહીં લખાણ કથામાં સાંભળ્યા પછી પણ ન કરે તો એને ઉપર ગયા પછી બહુ માર પડશે કથા સાંભળવા બેઠા છે બારે માસ એકાદશીનું વ્રત કરો કેટલાક લોકો ચાતુર્માસની કરે છે પણ પછી એમની દાનત કેમ બગડી જાય છે તે ખબર પડતી નથી અક્કડમાં વાતો કરે છે કે અમે ચાર મહિનાની કરીએ ચાર મહિનાની કરો છો એટલે ભગવાન ઉપર ઉપકાર કરો છો બારે માસની એકાદશી એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી એકાદશીના દિવસે પાન ન ખવાય સોપારી ન ખવાય કેટલાક લોકો એવું સમજે છે કે મંદિરનું પ્રસાદી પાન મળે ને તો ચાલે નહીં ચાલે ના પાડી છે કેટલીક ઋષિઓને રોજની સોપારી ખાવાની કુટેવ પડેલી હોય ને તે પછી સમજાવે છે મનને કે અગિયારસના દિવસે લાલ સોપારી ન ખવાય પણ ધોળી ખવાય હો ચાલે કોઈ ઠેકાણે એવું લખ્યું નથી કે લાલ ન ખવાય ને ધોળી ખવાય મનથી જ બધું નક્કી કરે છે પાન ન ખવાય સોપારી ન ખવાય પ્રસાદ પણ ન લેવાય એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજી જગન્નાથજીમાં પધાર્યા હતા અને સખડીનો પ્રસાદ આપ્યો એ લીધો નથી આખી રાત પ્રસાદ લઈને હાથમાં વિરાજેલા છે એકાદશીની રાત પૂરી થઈ દ્વાદશીનો સૂર્ય ઉદય થયા પછી પ્રસાદ મહાન મહાન આચાર્યો સમાજને શિક્ષણ આપવા માટે પણ ધર્મની મર્યાદામાં રહે અંબરીશ રાજા એકાદશીનું નિર્જળ વ્રત કરે છે અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે કાર્તિક શુદ્ધ દ્વાદશીનો દિવસ હતો અને તે દ્વારિકાનાથની સેવા કરી ગ્રંથોમાં એવું લખ્યું છે અંબરીશ રાજાના ઠાકોર બાવન મણ મરી આરોગતા બાવન મણ મરી આરોગે તો સામગ્રી કેટલા મણ થતી હશે એનો હિસાબ કરજો સમો કરે સુંદર સુંદર સામગ્રી બનાવીને ભગવાનને આરોગાવે પણ એ બધો પ્રસાદ ગરીબોને આપે સાધુઓને બ્રાહ્મણોને આપે મારા ભગવાન ગરીબના મુખથી આરોગે છે બ્રાહ્મણોસ્ય મુખમાં આસીત ભગવાન બ્રાહ્મણના મુખથી આરોગે અમરીશ રાજા સંપત્તિનો સદુપયોગ કરે છે કાર્તિક શુદ્ધ દ્વાદશીનો દિવસ હતો દ્વારકાનાથનો સુંદર શૃંગાર થયો છે ભગવાનના સન્મુખ સામગ્રી પધરાવી છે તેરો આવ્યો અંબરીશ રાજા તે સમયે મહામંત્રનો જપ કરતા કરતા ભાવનાથી દ્વારિકાનાથને આરોગાયો મારા ભગવાન આરોગે મહામંત્રનો જપ કરે છે ભક્તિ માર્ગમાં ભાવના મુખ્ય છે અને તે સમયે ઋષિ દુર્વાસા ત્યાં આવ્યા અંબરીશ રાજાએ દુર્વાસા ઋષિનું સ્વાગત કર્યું અને કહ્યું કે મહારાજ ભૂખ કરવાની તૈયારી છે તમે પારણા કરો ઋષિએ કહ્યું પારણા કરવાની મને ઈચ્છા તો છે પણ મારી મધ્યાહન સંધ્યા બાકી છે મધ્યાહન સંધ્યા કર્યા વિના હું ખાતો નથી હું મધ્યાહન સંધ્યા કરીને આવું અંબરીશ રાજાએ કહ્યું કે મહારાજ મારો એવો નિયમ છે તેરસ લાગતા પહેલા દ્વાદશીમાં પારણા કરું આપ જલ્દી પધારો કે હું જલ્દી આવું દુર્વાસા ઋષિએ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું છે મધ્યાહન સંધ્યા કરે છે ગાયત્રી જપમાં એવી તન્મયતા થઈ કે એમને સમયનું ભાન રહ્યું નહીં દુર્વાસા ઋષિએ જાણીને વિલંબ કર્યો નથી ગાયત્રી જપ કરતા તન્મયતા થઈ તે સમયનું ભાન નથી આ બાજુ અંબરીશ ચિંતામાં છે બ્રાહ્મણને મેં આમંત્રણ આપ્યું એમને છોડીને પારણા કરું તો પાપ છે ન કરું તો વ્રતનો ભંગ થાય એ પણ પાપ છે એક ભૂદેવે અંબરીશ રાજાને કહ્યું કે ગઈકાલે નિર્જળ વ્રત કર્યું છે ઠાકોરજીને જળ અર્પણ કરો અને પ્રસાદી જળથી નિર્જળ વ્રતની પાલના કરો અંબરીશ રાજાએ એવું જ કર્યું છે કંઈ ખાધું નથી નિર્જળ વ્રતની સમાપ્તિ જળથી કરી શાંતિથી બેઠા છે આ બાજુ દુર્વાસા ઋષિના માથે સૂર્યનારાયણ આવ્યા છે ત્યારે ઋષિને ભાન થયું બહુ મોડું થઈ ગયું સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ કર્યું છે દુર્વાસા ઋષિ આવે છે ત્યારે વિચાર કરે છે કે બહુ મોડું થયું ને તે રાજાએ કદાચ પારણા કરી હશે નાના પણ મારા જેવા તપસ્વી બ્રાહ્મણને આમંત્રણ આપ્યા પછી પારણા કેવી રીતે કરે વિચાર કરતા કરતા આવ્યા અમરીશ મહારાજ બેઠા હતા તે એકદમ ઉઠીને ઊભા થયા ગાલમાં સ્મિત હાસ્ય કર્યું પધારો પધારો તે દુર્વાસા ઋષિ અનુમાન કરે છે વ્રતનો ભંગ થાય તો આ હશે નહીં આ પ્રસન્ન દેખાય છે અને તેથી મને એમ લાગે છે એને પારણા કરી છે પારણા કરી ન હોય એનો વ્રતનો ભંગ થયો હોય તો આ પ્રસન્ન દેખાય નહીં દુર્વાસા ઋષિએ અનુમાન કર્યું કે રાજાએ પારણા કરી છે મહારાજનું અનુમાન ખોટું નથી પારણા તો કરી છે પણ પાણીથી કરી की जय श्री बाल कृष्ण लाल की जय सदगुरु देव โห વિવર્ણિતમ ભૂરી ત્વયા સીતાપતેરમુહુ શ્રીરામ વિના આરામ મળતો નથી જગતમાં જે સાધુ સંતોને શાંતિ મળી છે તે બધા જ મહાપુરુષોએ શ્રી સીતારામજીની સેવા કરી શ્રી સીતારામજીના પ્રત્યક્ષ દર્શન કર્યા શ્રી સીતારામજીની સેવા સર્વના માટે અતિ આવશ્યક છે તમારો જ્ઞાન માર્ગ હોય કે યોગ માર્ગ હોય તમે નિરાકારને માનો કે સાકારને માનો તમે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો પણ શ્રી સીતારામજીની સેવા કરવી જ પડશે શ્રી સીતારામજીની સેવા કર્યા વિના કોઈનું મન શુદ્ધ થયું નથી રામજીને ફૂલની માળા અર્પણ કરો રામજીને ભોગ ધરો આરતી ઉતારો એ રામચંદ્રજીની સાધારણ સેવા છે શ્રી રામચંદ્રજીની ઉત્તમ સેવા તે છે શ્રી રામજીના જેવું જીવન ગાળો રામચરિત્ર તે અનુકરણીય છે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનાર એનું જીવન રામજીના જેવું હોવું જોઈએ માતાજીની કે શંકર ભગવાનની સેવા પૂજા કરનાર એનું જીવન રામજીના જેવું જ હોવું જોઈએ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે રામ પરમાત્મા છે પણ જગતને બોધ આપે છે હું ધર્મની મર્યાદામાં રહું આટલો મોટો દરિયો છે એ દરિયો કોઈ દિવસ પોતાની મર્યાદા છોડતો નથી જગતને ચંદ્ર સૂર્ય પ્રકાશ આપે છે અને તે ચંદ્ર સૂર્ય પરમાત્માની મર્યાદામાં રહે છે એક માનવ એવો દુષ્ટ છે એને વધારે ધન મળે એને કંઈ બહુ માન મળે તો એ સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરે ગમે તેવો જ્ઞાની હોય કે યોગી હોય જે ધર્મની મર્યાદાનો ભંગ કરે એનું પતન નક્કી છે જ્ઞાની થઈને ધર્મ છોડે એને ભગવાન બહુ સજા કરે જે અજ્ઞાની છે અને એ ધર્મની મર્યાદાનો ભંગ કરે ભગવાન થોડી સજા કરે પણ જે જ્ઞાની થઈને ધર્મ પાડતો નથી એને તો બહુ સજા થશે આપણો ધર્મ છોડશો નહીં સનાતન ધર્મ કેવો છે તે જાણવું હોય તો રામજીના દર્શન કરો રામ એ ધર્મની મૂર્તિ છે રામ રાક્ષસોને મારવા માટે આવ્યા નથી પણ રામ માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે આવ્યા શ્રીરામ અયોધ્યામાં વિરાજેલા ત્યાં સંકલ્પ કરે કે રાવણ મરી જાય તો રાવણ મરવાનો જ રાવણનો કોઈ હિસાબ જ નથી રામ રાવણને મારવા માટે આવ્યા જ નથી રામ તો પરમાત્મા છે રામ માનવ સમાજને ધર્મ સમજાવવા માટે આવ્યા જીવન રામજીના જેવું જ હોવું જોઈએ જેનું જીવન રામના જેવું છે એનું જ મન શુદ્ધ રહે છે રામચરિત્ર સર્વને અતિ ઉપયોગી છે રામચરિત્ર તે અનુકરણીય છે શંકર ભગવાન કરે તે કરશો નહીં શિવજી મહારાજ સ્મશાન મારે છે ચિત્તાભસ્મ ધારણ કરે છે શિવજી મહારાજ ઝેર પી જાય શિવજી કરે કોઈ કરી શકે નહીં શ્રી કૃષ્ણ ભગવાન જે કરે એવું કોઈ કરી શકે નહીં શ્રી રામ કરે તેવું કરો અને શ્રી કૃષ્ણ ભગવાન જે કહે તે કરો શ્રી રામમાં બધા સદગુણ પરિપૂર્ણ છે શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી અને બધા જ સદગુણ પરિપૂર્ણ છે વાલ્મીકી રામાયણના આરંભમાં કથા આવે છે જ્યાં કોઈ દોષ નથી અને જ્યાં બધા સદગુણ પરિપૂર્ણ હોય એવું જગતમાં કોણ છે ત્યારે કહ્યું છે એવા તો એક શ્રી સીતારામજી છે શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી શ્રી સીતારામજીમાં બધા સદગુણ પરિપૂર્ણ છે આવો કોઈ દેવ નથી આવો કોઈ ઋષિ નથી કે જેની ઉપમા રામચંદ્રજીને આપી શકાય ઋષિઓ થાકી ગયા છે અને બોલ્યા છે રામ કેવા છે અરે રામ રામના જેવા છે દરિયો કેવો છે દરિયો એ દરિયાના જેવો છે સમુદ્ર જેવો બીજો કોઈ મળતો નથી સમુદ્રને કોની ઉપમા આપશો સમુદ્ર કેવો છે સમુદ્ર સમુદ્રના જેવો છે શ્રી રામ સર્વ સદગુણોના સમુદ્ર છે શ્રી રામચંદ્રજીમાં કોઈ દોષ નથી એ નિર્દોષ છે સર્વ સદગુણ સંપન્ન છે રામચંદ્રજીની માતૃપિતૃ ભક્તિ અલૌકિક જ છે રામજીનો બંધુ પ્રેમ રામજીનો સંયમ રામજીની સરળતા રામજીનો સદભાવ રામજીનું ધૈર્ય રામજીનું ગાંભીર્ય રામજીનું ઔદાર્ય રામજીનું એક પત્ની વ્રત જગતના ઇતિહાસમાં એવો કોઈ મહાન પુરુષ થયો નથી કે જેની ઉપમા શ્રી સીતારામજીને આપી શકાય શ્રી સીતારામજીમાં બધા સદગુણ પરિપૂર્ણ છે રામ માતા પિતાના અનન્ય ભક્ત છે તમે ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ભગવાનને ખોટું લાગશે નહીં પણ તમે તમારા માતા પિતાની ભક્તિ ન કરો તો ભગવાનને બહુ ખોટું લાગશે જગતમાં ઘણા જીવ એવા છે કે અભિમાનમાં આવેશમાં બોલે છે કે ભગવાનની પૂજા કરવાની મને ફુરસદ નથી ઘણા ભગવાનની સેવા પૂજા કર્યા વિના ખાય છે પ્રભુને ખોટું લાગતું નથી મારો બેટો ભાન ભૂલ્યો છે ભગવાનની કોઈ ભક્તિ ન કરે તો ભગવાનને ખોટું લાગતું નથી પણ વૃદ્ધ માતા પિતાની જે સેવા કરતો નથી એને ભગવાન બહુ બહુ સજા કરે વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા એ મહાન પુણ્ય છે મોટા મોટા યજ્ઞો કરનારને જે પુણ્ય મળે છે દાન આપનારને પરોપકારના કાર્યો કરનારને જે પુણ્ય મળે છે માતા પિતાની જે અનન્ય ભાવે સેવા કરે એ ભગવાનને બહુ બહુ ગમે ભગવાન કયા જીવ ઉપર વધારે કૃપા કરે જે બહુ દાન આપે છે જીવ ઉપર ભગવાન કૃપા કરે જે ચારેધામની યાત્રા કરે ને યજ્ઞ કરે એ જીવ ઉપર ભગવાન કૃપા કરે છે એ બધું ઠીક એનું બહુ મહત્વ નથી ભગવાનને તે જીવ હાલો લાગે છે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે જે માતા પિતાની સેવા કરે એ જીવ ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે તમારા ઉપર ભગવાનની કૃપા ઉતરે એવી ઈચ્છા હોય તો તમારા માતા પિતાને પરમાત્મા સમજીને સેવા કરો માતા પિતાને કોઈ દિવસ સામો જવાબ આપશો નહીં માનું પિતાનું જરા પણ અનાદર ન કર માતા પિતા પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે તમારા જીવનમાં એક દિવસ એવો આવશે તમારી મા જે તમને કહે તે તમને ગમશે નહીં ત્યાં એક નિશ્ચય કરો ગમે કે ન ગમે માતા પિતા જે કહે તે જ મારે કરવાનું અરે જેને માતા પિતામાં વિશ્વાસ નથી એને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી ભગવાન તો પ્રત્યક્ષ દેખાતા નથી જે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થતા નથી એ પ્રભુમાં વિશ્વાસ રાખીને ભક્તિ કરવી સહેલું નથી બહુ કઠણ છે માતા પિતા પ્રત્યક્ષ દેખાય છે વિશ્વાસ રાખજો મારી મા જે કે તે જ હું કરીશ મારા પિતાની આજ્ઞામાં હું રહીશ તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં માતા પિતાના આધીન રહે કેટલાક લોકો મા બાપને વંદન તો કરે છે પણ માતા પિતા જે કે તે કરતા નથી કહ્યું ન કરે અને વંદન કરેનો શું અર્થ છે વંદનનો અર્થ એ છે મારા હાથ અને મારું માથું મેં તમને આપ્યું છે હાથ એટલે ક્રિયા શક્તિ અને માથું એટલે જ્ઞાન શક્તિ મારી બુદ્ધિ અને મારી ક્રિયા તમારા અધીન છે તમે જે કહેશો તે કરીશ કેટલાક બનેલા છોકરાઓને મા બાપની સેવા કરતા શરમ આવે વૃદ્ધ માની સેવા કરતા શરમ આવે છે લાડીની સેવા કરતા જરાય શરમ આવતી નથી માતા પિતાની સેવા એ મહાન પુણ્ય છે એક ભાઈને પૂછેલું કે તમે અમને પગે લાગો છો પણ ઘરમાં ડોશીમાને પગે લાગો છો કે એને અમને એવો જવાબ આપ્યો કે મારા પહેલા પગે લાગતો હતો પણ હું આ કોલેજમાં જવા લાગ્યો ને બીએ પાસ થયો ને ત્યારથી મેં છોડી દીધું ડોશીને કશું આવડતું નથી એ તો અભણ છે હું બહુ ભણ્યો છું એવું ભણતર શા કામનું જે ભણ્યા પછી વૃદ્ધ માતા પિતાની સેવા કરતા શરમ આવે એના કરતા એ મૂર્ખો રહે તે શું ખોટું છે જે વૃદ્ધ માતા પિતાની સેવા કરતો નથી એ સમાજની સેવા શું કરવાનો હતો એ દેશની સેવા શું કરશે એ દેવની સેવા પૂજા શું કરવાનો હતો માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે માતા પિતાને સામો જવાબ આપશો નહીં માતા પિતા જેમ રાજી થાય એવું જ કરો તમારું કલ્યાણ થશે તમારા ઉપર ભગવાન ખૂબ કૃપા કરશે ગમે કે ન ગમે માની આજ્ઞાનું પાલન કરવામાં જ પુત્રનું કલ્યાણ છે કઈ કઈએ રામચંદ્રજીને આજ્ઞા કરી કે તમે વનમાં જાઓ રામજીનો કોઈ અપરાધ નથી કઈ કઈ ભરતને રાજ ભલે આપે રામને વનવાસ કેમ આપે રામાયણમાં કઈ કઈ એક વાર નહીં અનેક વાર એવું બોલી છે શ્રી સીતારામ નિર્દોષ એમની કોઈ ભૂલ નથી પણ મારી એવી ઈચ્છા છે કે રામ ઘરમાં ન રહે અને વનમાં શ્રી રામ કઈ કઈને પૂછ્યું નથી કે મને વનવાસ કેમ આપો છો કઈ કઈ માને વંદન કરીને રામ વનમાં પધાર્યા ગમે કે ન ગમે માતા પિતાની આજ્ઞાનું જે પાલન કરે છે એનું બહુ કલ્યાણ થાય રામ કઈ કઈ માને વંદન કરીને વનમાં ગયા ને પહેલો દિવસ હતો રામને શૃંગવેરપુરનું રાજ મળ્યું શૃંગવેરપુરનો રાજા પ્રભુને વંદન કરીને બોલ્યો છે મારું બધું રાજ તમને અર્પણ કર્યું રામને કિસ્કિંધાનું રાજ મળ્યું છે રામના જેવી લોકપ્રિયતા તમને કોઈ ઠેકાણે મળશે નહીં રામ સર્વને અતિશય પ્રિય જગતમાં એવું દેખાય છે જે ગાદી ઉપર બેસે છે લોકો એના પાછળ પડે પણ શ્રી રામ અયોધ્યાની રાજગાદી છોડીને જ્યારે વનમાં જાય છે ત્યારે અયોધ્યાની પ્રજા રામજીના પાછળ પાછળ દોડે છે કોઈને ઘરમાં રહેવું ગમતું નથી ઘરનું સંપત્તિનું જે થવાનું હશે તે થશે બધાને રામ જોઈએ છે અયોધ્યા ઉજ્જળ થઈ છે અયોધ્યામાં રહેવા કોઈ તૈયાર નથી જ્યાં રામ ત્યાં જ અયોધ્યા છે રામ વનમાં રહેશે તો અમે પણ વનમાં રહીશું શ્રી રામચંદ્રજીના જેવી લોકપ્રિયતા તમને કોઈ ઠેકાને મળશે નહીં જે રાજા થાય છે એના પાછળ લોકો પડે છે રામ અયોધ્યાનું રાજ છોડીને વનમાં ગયા ત્યારે અયોધ્યાની પ્રજા પાછળ દોડે છે બધાને રામ વાલા લાગે છે બધાને રામ જોઈએ છે રામચંદ્રજીના જેવી લોકપ્રિયતા તમને કોઈ ઠેકાણે મળશે નહીં રામના જેવી માતૃ પિતૃ ભક્તિ મળશે નહીં રામ માતા પિતાના અનન્ય ભક્ત છે તમારા ઉપર ભગવાનની કૃપા ઉતરે એવી ઈચ્છા હોય તો તમે રામના જેવી માતા પિતાની ભક્તિ કરો તમારું કલ્યાણ થશે તમારા ઉપર ભગવાન ખૂબ કૃપા કરશે વૃદ્ધાવસ્થામાં માતા પિતાની કદાચ ભૂલ થાય પણ એમને વારંવાર વંદન કરી માન આપીને પ્રેમથી સમજાવ વૃદ્ધને કોઈ સામો જવાબ આપે ને તો એના દિલને ધક્કો લાગે છે એનું દિલ દુભાય તો સાપ નીકળે છે રામચંદ્રજીએ જગતને માતૃ પિતૃ એવો આદર્શ બતાવ્યો છે શ્રી રામનો પ્રેમ અલૌકિક આવો બંધુ પ્રેમ તમને કોઈ ઠેકાણે મળશે નહીં કઈ કઈ જયારે કહ્યું કે મેં ભરતને રાજ આપ્યો છે ત્યારે રામ બહુ રાજી થયા માં મારી બહુ ઈચ્છા હતી મારો ભરત રાજા થાય માં મને રાજા થવાની ઈચ્છા નથી મારો ભરત રાજા થાય એ જોવાની મને ઈચ્છા છે મારા ભાઈનું સુખ એ મારું સુખ મારા ભાઈનું દુઃખ એ મારું દુઃખ મારા ભાઈની જીત એ મારી જીત અને મારા ભાઈની જે હાર એ મારી હાર કેવો બંધુ પ્રેમ છે શ્રી રામચંદ્રજીએ તો કઈ કઈને કહ્યું છે માં તું ચૌદ વર્ષનો વનવાસ કેમ માગે મારો ભરત રાજા થાય છે તે સાંભળીને મને બહુ બહુ આનંદ થયો માં હું તો આખું જીવન વનમાં રહેવા તૈયાર છું હું પાછો કોઈ દિવસ અયોધ્યામાં નહીં આવું આખું જીવન વનમાં રહીશ મારો ભરત રાજા થાય એ જાણીને મને બહુ આનંદ થયો <coughs> રામચંદ્રજીના જેવી પ્રીતિ તમને મળશે નહીં બંધુ પ્રેમ રામ જગતને એક આદર્શ બતાવે છે રમતમાં પણ કોઈ દિવસ ભયને નારાજ કર્યો નથી રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણ ઘરમાં રહી શક્યા નહીં કેવો પ્રેમ છે લક્ષ્મણના ધર્મપત્ની ઘરમાં છે રાજમાં લક્ષ્મણનો ભાગ છે લક્ષ્મણને રાજ જોઈતું નથી પત્ની જોઈતી નથી એને મા બાપ જોઈતા નથી એને મોટા ભાઈ જોઈએ મારા મોટા ભાઈ વનમાં જાય અને હું ઘરમાં રહું એ નહીં બને જ્યાં રામ ત્યાં જ લક્ષ્મણ છે જ્યાં લક્ષ્મણ ત્યાં રામ છે કેવો બંધુ પ્રેમ છે રમતમાં પણ કોઈ દિવસ ભાઈને નારાજ કર્યો નથી રામજીનો પ્રેમ એવો જ હતો રામાયણમાં વર્ણન આવે છે યુદ્ધકાંડની કથા છે લક્ષ્મણ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું છે લક્ષ્મણજી મહારાજ મહાન વીર છે રાવણને ઘાયલ કર્યો રાવણ ખભરાયો આજે લક્ષ્મણ કદાચ મને મારી નાખશે રાવણને દેવોએ આપેલી એની પાસે એક શક્તિ હતી રાવણે વિચાર કર્યો કે આજે બીજો કોઈ ઉપાય દેખાતો નથી આ શક્તિનો ઉપયોગ કરું તો હું બચી જઈશ નહીં તો આજે લક્ષ્મણ મને મારી નાખશે તે લક્ષ્મણજીના છાતીમાં તે શક્તિનો પ્રહાર કર્યો અને ત્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી છે શ્રી હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને ઉઠાવીને લઈ આવ્યા શ્રી રામ લક્ષ્મણનું મસ્તક ગોદમાં લીધું છે અને લક્ષ્મણના માથે હાથ ફેરવે આજે રામના આંખમાં આંસુ છે આજે આનંદ રડે છે રામ આનંદમય છે લક્ષ્મણને મનાવે છે ભાઈ તું કેમ બોલતો નથી મને તારા વિના ગમતું નથી આજે તું નારાજ થયો મારી કઈ ભૂલ થઈ તું બોલ તું એક હસીને મારા સામું જોતો નથી અને શું થાય લક્ષ્મણના માથે હાથ પહેરવે ત્યારે પહેર્યો પણ લક્ષ્મણ ક્યારે ઉઠશે રામ તો એવું બોલ્યા છે જગતમાં બહુ શોધીએ તો શ્રી સીતાજીના જેવી સ્ત્રી મળશે પણ મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી અને થશે નહીં મને અયોધ્યાનું રાજ જોઈતું નથી મને સીતાજીની જરૂર નથી મારો ભાઈ મને જોઈએ આજે તું કેમ નારાજ થયો મારા ભાઈનો મારા ઉપર એવો પ્રેમ મારા પાછળ પાછળ વનમાં આવ્યો પત્નીનો ત્યાગ કર્યો રાજ સંપત્તિનો ત્યાગ કર્યો મારા એવો પ્રેમ મને જરા પણ ઓછું લાગે ને એ મારા લક્ષ્મણને સહન થાય ને મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ સુશેર વૈદરાજ આવ્યા છે અને તે વૈદરાજે એવું કહ્યું કે હનુમાનજી સૂર્ય ઉગતા પહેલા આવે તો સારું સૂર્ય ઉગતા પહેલા લક્ષ્મણજીના પેટમાં સંજીવની વનસ્પતિનો રસ જવો જોઈએ સૂર્ય ઉદય થઈ જાય પછી કદાચ લક્ષ્મણ નહીં જીવે મોહિતરાજ બોલે છે અને ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે મારો ભાઈ જ્યાં જશે ત્યાં એના પાછળ પાછળ હું જઈશ હું એને એકલાને નહીં જવા દઉં જ્યાં મારો ભાઈ છે ત્યાં જ હું છું હું લક્ષ્મણના પાછળ પાછળ જઉં કેવો બંધુ પ્રેમ તમારા ભાઈ સાથે પ્રેમ કરો આજકાલ કેટલાક લોકો એવા થયા છે કે સારું ભાઈ સાથે બહુ પ્રેમ કરવા જાય અને સગા ભાઈ સાથે વેર કરે છે બે ભાઈઓ એક પૈસા માટે કોરટમાં જાય એના જેવું મોટું પાપ કહ્યું લોકો કથા સાંભળે છે મંદિરમાં દર્શન કરવા જાય છે અને ભાઈ ઉપર દાવો કરે છે એક ગામમાં એક ભાઈ અમને મળ્યા હતા તે કહેતા હતા કે મહારાજ તમે કથા સારી કરો છો મને એવો કોઈ મંત્ર આપો કે મેં દાવો કર્યો છે ને તે મારી જીત થઈ જાય એવો મને કોઈ મંત્ર આપો નહીં પૂછ્યું કે દાવો કોના ઉપર કર્યો કે મારા નાના ભાઈ ઉપર કર્યો કે તમારી બુદ્ધિ બહુ બગડી છે ભાઈ ઉપર દાવો કર્યો જે ભાઈના માટે ભોગ આપી શકતો નથી એ બીજાના માટે શું ભોગ આપવાનો કેટલાક લોકો બીજા સાથે પ્રેમ કરવા જાય છે અને ભય સાથે વેર કરે પરેશુ મૈત્રી અને સ્વજનેશુ વૈરમ પશ્યંતુ લોકા કૌતુકાની ભય સાથે પ્રેમ કરે એ એક દિવસ ભગવાન સાથે પ્રેમ કરી શકે જે ઘરના લોકો સાથે પ્રેમ કરતો નથી એ ભગવાન સાથે શું પ્રેમ કરશે ભગવાન ક્યાં દેખાય છે જેને ઘરમાં રહીને ભક્તિ કરવી છે એ ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરે બેન સાથે પ્રેમ કરો બેન સાથે જરાય કપટ ન કરો ભાઈ સાથે કપટ ન કરો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું